હું છું વાર્તા કહેનારો હું છું વાર્તા કહેનારો આવો આવો અરે વાહ આજે તો તમે બધા વાર્તા સાંભળવા આવ્યા છો વાહ ભાઈ વાહ ચિંતન આવ્યો છે નિત્યા આવી છે પૃથા છે આ હા હા હા વાહ ભાઈ વાહ સાંભળો સાંભળો આજે તો હું તમને રમેશ પારેખની એક વાર્તા કહેવાનો છું <laughs> વાર્તાનું નામ છે ડાઘિયાની પૂંછડી વાંકી સાંભળજો ધ્યાનથી સાંભળજો નિત્યાબેન પૃથાબેન સાથે મસ્તી ના કરતા ઓ સાંભળો એક કૂતરાનું ગામ હતું એમાં એકલા કૂતરાઓ રે કૂતરાઓ ભાઈ અને એને આખા ગામમાં મોજ મજા કરે એ ગામમાં એક ધોળું ધોળું અને ગોળ મટોળ ગલુડિયું રહેતું હતું હો એ ગલુડિયાનું નામ ડાઘ્યો હતું ડાઘ્યો પણ ભાઈ આપણા ડાઘિયાને પોતાની વાંકી પૂંછડી ન ગમે એને થાય આ પૂંછડી સીધી રહેતી હોય તો કેવી સરસ લાગે ડાઘિયો એની માને કે માં માં આ મારી પૂંછડી સીધી કરી આપને મને વાંકી પૂંછડી જરાય ગમતી નથી એની મા કે બેસ બેસ ડાયા પૂંછડી તે કાંઈ સીધી થતી હશે પછી ડાગ્યો એના પપ્પા પાસે જાય પણ એના પપ્પા તો ખીજાયા અરે અક્કલના ઓથમીર તારે પૂંછડી સીધી કરવી છે એમ વાંકી પૂંછડી ન ગમતી હોય તો કપાવી નાખ અને બાંડિયો બની જા બાંડિયો ડાગ્યો એના ભાઈબંધને પૂછે હે ભાઈબંધ પૂંછડી સીધી કરી નાખવી હોય તો કેમ કરતા કરાય એનો એનો ભાઈબંધ તો હસી પડે અને કહે અરે ડાઘિયા ભાઈ પૂંછડી સીધી કરવી હોય તો એની સાથે લાકડી બાંધી રાખ ડાઘિયો પૂંછડીને લાકડી સાથે બાંધી જુએ પણ એમ તે પૂંછડી સીધી થતી હશે કાંઈ પછી એને એક ઉપાય જેડો પૂંછડીને સીધી કરીને ધૂળમાં દાબી રાખે સાંજે બહાર કાઢીને જુએ વાંકો વળીને આમ કરીને પણ પૂંછડી તો વાકી ને વાકી અંતે એક દિવસ આ ડાઘ્યો રડતો રડતો ભગવાન પાસે ગયો ભગવાન પૂછવા લાગ્યા કેમ તું કેમ રડે છે ડાઘ્યો કે ભગવાન મને આ વાંકી પૂંછડી ગમતી નથી મારે પૂંછડી સીધી કરવી છે તમે સીધી કરી આપશો ભગવાન કે એમાં શું લાવને સીધી કરી આપું એમ કહીને ભગવાને એમ ફૂંક મારી તો પૂંછડી તો સીધી ડાગ્યો પૂંછડીને જોઈને રાજી રાજી થઈ ગયો એ તો આવ્યો એના ગામમાં હેને પૂંછડી પટ પટાવતો સૌને પૂંછડી દેખાડતો જાય ને હરખાતો જાય દેખાડતો જાય ને હરખાતો જાય પણ એની પૂંછડી જોઈને કોઈ રાજી ન થયું ને કોઈએ એને શાબાશી ન આપી માને પૂંછડી દેખાડી તો માં ખીજાણી અર આ વળી શું કર્યું સીધી પૂંછડી સારી ન દેખાય જા જા હતી એવી કરાવી લાવ ડાઘ્યો એના બાપા પાસે ગયો બાપા તો ઓટલે બેઠે બેઠા ઊંઘતા હતા ડાઘિયા એને જગાડ્યો તો એ તો તાળુકો એમની રાતે સુવા દેને શું છે હવે ડાઘ્યો કે અમારી પૂંછડી તો જુઓ કેવી સીધી શર્ટ બની ગઈ છે એના પપ્પાએ આંખ ખોલીને જોયું ડાઘિયાની સીધી પૂંછડી જોઈને એ તો ખીજાણો મૂરખ તે તો પૂંછડીને સત્યાનાશ વાળી નાખ્યું આવું ડાપણ દોડવાનું તને કહ્યું તું કોણે હમણાં ને હમણાં ઘરમાંથી ચાલ્યો જા એમ કહીને એણે ડાઘિયાને ઘરની બહાર કાઢી મૂક્યો ડાઘિયો તો રડતો રડતો એના દોસ્ત ટોમી પાસે ગયો ટોમીએ પણ કહી દીધું હો મારી માં મને તારી સાથે રમવાની ના પાડે છે જા ભાગ તારે ને મારે હાથથી કિટ્ટા કિટ્ટા ડાઘિયાને કોઈ બોલાવે નહીં ઘર પાસે ઊભોય રહેવાનો દે સૌ ભાગ અહીંથી ભાગ અહીંથી એમ કહીને ભગાડી દે ડાગ્યો આમથી તેમ રખડે એને ખૂબ ખૂબ ભૂખ લાગી પણ એને ખાવાનું કોણ આપે બધા એને કાઢી મૂકતા હતા બોલો રસ્તે ચાલતા સામે રાજાના સિપાહી મળ્યા એણે ડાગિયાની સીધી પૂંછડી જોઈને એને પકડો અને દોરડાથી બાંધીને રાજા પાસે લઈ ગયા કૂતરાના ગામમાં રાજા પણ કૂતરો હોય હો નિત્યા હા મોટી મોટી આંખો વાળો અને મોટી મોટી મૂછો વાળો હતો એ કૂતરો તો રાજા હતો ને એટલે રાજાએ પૂછ્યું આને કેમ પકડી લાવ્યા છો સિપાઈ કે મહારાજ આ આપણા ગામનો કૂતરો લાગતો નથી આપણા ગામમાં સૌની પૂંછડી વાંકી છે આની પૂંછડી સીધી છે આ જરૂર કોઈ ચોર લાગે છે મહારાજ ડાગ્યો તો રડી પડ્યો મહારાજ હું કાંઈ ચોર નથી ભગવાને મારી પૂછડી સીધી કરી આપી છે રાજા તો ગુસ્સે થયો અને બોલો તે મારી રજા સિવાય તારી પૂછડી ભગવાન પાસે સીધી કેમ કરાવી હું તને સજા કરું છું એમ કહીને એણે સિપાહીઓને હુકમ કર્યો કે ગામના બધા કૂતરાને ભેગા કરો એટલે ગામના કૂતરાઓ તો ભેગા થયા ભાઈ રાજા બોલ્યો આ સીધી પૂંછડીવાળા ડાઘિયા ગલુડિયાને બધા એક એક બટકું ભરો એટલે એની અક્કલ ઠેકાણે આવે ડાઘિયો તો રડી પડ્યો કોઈને એની દયા આવી નહીં ભાઈ અને બધા તૂટી પડ્યા અને બટકા ભરવા લાગ્યા બધા એક એક બટકું ભરીને ચાલ્યા ગયા ડાઘ્યો તો લોહી લુહાણ થઈ ગયો હો એવું દુખે એવું દુખે કે ચીસ પડાઈ જાય ડાઘિયાથી પેટમાં ભૂખ પણ લાગી હતી એનાથી ઊભાઈ થવાતું નહોતું એ તો હતો ત્યાં પડ્યો રહ્યો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ કરતા કરતા સાત દિવસ વીતી ગયા ડાઘિયાને ખાવાનું મળ્યું નહીં બધાએ બટકા ભર્યા હતા તે એ બધા પાયકા અને ડાઘિયો સેજ હાલી ચાલી ન શકે એ તો એકલો એકલો રેડ્યા કરે બોલો અંતે એક દિવસ એ માંડ માંડ ઊભો થયો ઉઠીને ભગવાન પાસે ગયો ભગવાન કે વળી શું છે તારે ડાઘ્યો રડી પડ્યો અને બોલ્યો ભગવાન મારી પૂંછડી હતી તેવી વાંકી બનાવી દો ભગવાન કે કેમ કેમ ડાઘ્યો કે મારી પૂંછડી સીધી છે તેથી સૌ મને કાઢી મૂકે છે મારી સાથે તો કોઈ બોલતું નથી ભગવાન બોલ્યા ઠીક ત્યારે લાવ તારી પૂંછડી વાંકી બનાવી આપું એમ કહી અને ભગવાને ફૂંક મારી ડાઘિયાની પૂંછડી વળી પાછી હતી એવી વાંકી થઈ ગઈ ડાઘિયો ઘેર ગયો તેની વાંકી પૂંછડી જોઈને સૌ રાજી થયા હો માં બોલી વાહ વાહ હવે તું ડાયો ખરો બાપા કે તું આવી ગયો હવે ફરીવાર પૂંછડી સીધી કરવાની મૂર્ખાઈ નહીં કરતો એનો દોસ્ત ટોમી કે અરે વાહ મારા ભાઈ ભાઈબંધ હવે હું તારી સાથે રમીશ હો અને પછી તો બધા રાજી રાજી થઈ ગયા પણ આપણો એક ડાઘિયો રાજી થયો નહીં એને તો તેની વાંકી પૂંછડી હજીએ ગમતી નથી હો પણ એ શું કરે હે પૃથાબેન એ કોને કે કે આ વાંકી પૂંછડી મને જરાય નથી ગમતી તમને મજા આવી ને લો આ હતી ડાઘિયાની પૂંછડી વાંકી ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ બરાબર ને આવજો